છસો રૂપિયા રેવાય આ લોકો છસો રૂપિયા આપી લાયા સંસાર થોડો નીરસ લાગ્યો હવે અને જ્યાં સંસાર જ રસ રસ લાગતો હોય ત્યાં રસમ કેવી પડે છે એ બધી વાતચીત કરો બધું બુદ્ધિ અને ખોરાક ને કઈ સંબંધ કરો રાજસી તામસી એ બધા ખોરાક ને સાત્વિક ખોરાક ખોરાક એટલો જ ખોરાક અને પાણી બે અને હવા એ બધી અસર કરે છે એની ખોરાક એની ઉપર બુદ્ધિ પર રાજથી નહીં ખાવા જોઈએ ને એના પ્રમાણસર તો લેવું જોઈએ શું કહ્યું આપણો આપણું શું પ્રમાણ છે કે છ પ્રકારના રસ સરખા પ્રમાણે લેવા કેવું પ્રમાણસર સરખો પ્રમાણે એટલે વધે બોલી નહીં પ્રમાણસર એટલે છ પ્રકારના કયા કયા રસ કે એક તો ખારો ખારો ખારો રસ મેં નાખવો પડે મીઠું નાખવું પડે ને દરેકમાં મીઠું ના નાખે તો મજા નથી આવતી પણ મીઠું નાખો તો ગુણકારી થઈ પડે જેને રોગ થયો હોય મીઠું કાઢી નાખે વાત જુદી પણ ખરી રીતે આપણે છ પ્રમાણસર જોઈએ છ વસ્તુ એક તો ખાડો બીજો ખાટો ત્રીજો ત્રીજો કડવો કડવો આપણે મેથી બધી નાખીએ છીએ ને ચાર નાખીએ એ પ્રમાણ હતું નહીં તો પછી કડવી મેથી નાખીને શું કામ કરો ને આટલી કડવી જવી જોઈએ અને આ કડવી જે ઓછી લે આ સરસમાં તેને પેલી ગોળીઓ ખાવી પડે કડવું આવે છે બીજું કડવી ગોળી પેલી આવે છે પીનાઈન કરવી તે કરવી મારાથી કરવી દવા જ નહીં પીવાતી લોકો સુગર ગોળી કરી આવી નહીં એટલે કરવી જવી જોઈએ આટલો ભાગ કરવો જવો જોઈએ એટલે ખારો ખાટો કડવો તીખો તીખો એટલે મરતું કોઈ કહે છે તીખો એટલે મરિયા તક ના મરિયા એ કડવામાં જાય તેમાં જાય મરિયાને રોગ આપે તીખો જાય કડવામાં તીખો મરચું મરચું છે સૂટ છે પછી સુરો સુરો સુરો કેટલા થયા પાંચ ને છોટું ગળ્યું આ સર પ્રમાણ સર્જવી આપણે પ્રમાણ કોને કહેવાય ગુજરાત કે બધા જમવા બેઠા હોય અને કોઈ બ્રાહ્મણે સરસ દાળ બનાવી હોય તો આપણે જાણવું બધા શું પ્રમાણ થશે એ પ્રમાણે હોવું જોઈએ પ્રમાણ સર આવે એટલે શરીર સારું રહે ખટરસ ભોજન ભગવાને શું કહ્યું છે ખટરસ ભોજન એટલે કડવું તીખું બધું એ બધું પ્રમાણસર હોવું જોઈએ એ પ્રમાણ કાઢી એક પ્રમાણ કાઢી નાખે છે એટલે બીજાનું પ્રમાણ વધી જાય છે એટલે રોગ ઉત્પન્ન થાય છે તો કટરસ ભોજન ખટરસ એટલે સરસ ભોજન એટલે આપણું આ જે બધું સાયન્ટિફિક છે આપણું આપણો જે ખોરાક બધો સાયન્સ જ છે આ તો તેથી આપણે જીતા રહીએ છીએ તો આ પહેલાના બાપ દાદા આ પહેલા ના હોય તો નવી જાતિ ફરી કરે ફરી કાઢતા આપણે પૂરો પૂરો ખોરાક લો છો કે શામાં તુરની દાળ એ તેથી અને તુર તુર દાળ કે છે એ તુર એ તુરી છે એવું તુરાટ છે તુરો તુરો હંમેશા શું કરે લોહીને સ્વચ્છ કરે અને આ શરીરમાં કોપ કરે અવકાશ કરે એટલે જ્યાં આગળ ભરાઈ ગયો ને કાઢી નાખે તુરો એ આકાશ ધર્મને કરનારો એટલે આ સરસનું ભોજન જોઈએ તે આપણે મળતું જોઈએ ખબર પડે ને એને કોને કાઢી નાખીએ વધારે પડતો એ બધા ગુનો છે વધારે પડતું બધું ખાઈએ પ્રમાણસર લેવાનું પ્રમાણસર બધા માણસો જમતા હોય બધા કહે છે દાળ બહુ નથી એટલે આપણે રાજ અને તે પાછું સરસ ભેગા કર્યા પછી એમને ના અપાય પાછી એ દાળ નકામી કહેવાય આપણે લોકો શું કે ભાઈ સંસ્કાર આપો એને દાળને એટલે ચમકાર કરે છે ને પછી તેલમાં સંસ્કાર કરે છે ને એ સંસ્કાર એ સંસ્કાર છે શબ્દ સંસ્કાર શબ્દ પરથી સંસ્કાર થઈ ગયો એટલે એટલે સંસ્કાર શું આપવાના છે ટકા મરચો રાય મેથી એમાં જે તત્વ અર્ક છે એનો અર્ક છે તે આ તેલમાં નીકળશે કે છે શું કે છે તેલમાં એનો અર્ક નીકળશે અને એનો અર્ક આપણે ડાયમાં પછી આપશે વાયડી નહીં પડે વાયડી કરીએ જો એના સંસ્કાર આપ્યા ત્યાં સરસ લાગે જો આપણા ઘડિયાળો ઉપકાર છે ને આપણું રસોડું બધું સાયન્સ છે હવે સાયન્ટિફિક વસ્તુ છે બધી પછી આપણા લોકોએ રસોડા ફેરફાર કર્યા એ ચોખાને ચોખાને એવી રીતે બિલનો એ કરાવડાવે છે કે એની પર છોડ કુશ્કી રાખી જોઈએ તે કુશ્કી ઊંચા ઊંચો ફરક કહેવાય મનુષ્ય માટે તે કુશ્કીયાતના મનુષ્ય બુદ્ધિશાળીઓ શોધખોળ કરી તે જાનવર જાય જાનવરનું ભૂલ કેટલું વધી ગયું સરસ એ કરવા માટે પૂરીઓ પૂરીઓ સરસ થાય છે સીધા દોરાવાની એ તો બહુ બહુ નુકસાનકારક એના થોડા સાથે જવું જોઈએ એટલે આ બધું સાયન્સ બધું એટલે ભરતું તમને કંટાળો નહીં આવે ને કંટાળો એને તો એ તામસી તામસી ની દ્રષ્ટિ વાત કરી પણ એ પ્રમાણ ની વાત આવી એટલે પછી પ્રમાણમાં તામસી નથી પ્રમાણમાં તામસી નથી કારણ કે તામસ એ જરૂર છે તામસ ઠંડી એક જણ ધૂપતીના કિનારા હતો ને તેનું તામસ નામ બધું અગળી ગયું કશું કશું ન થઈ ગયું તામસ ના થઈ ગયું કૂતરો બધે આ કૂતરા આવતા હોય હડે ના જતો રહે પછી કઈ થોડું બધું પ્રમાણ થતું જોઈએ બધું આવું ના ચાલે અને આપણો ખોરાક જ શાસ્ત્રકારો કહ્યું છે ખટરસ ભોજન લેજો શું કે છે ખટરસ એને પછી ખટરસ શું છે સડરસ લખ્યું સડરસ એટલે સ રસ ભોજન જોઈએ આપણે એક રસ ની કમી ના થઈ કે બીજો રસ વધી જાય અને તેનાથી રોગ ઉત્પન્ન થાય પ્રશ્ન ગુજરાત એકડા નથી વધારે બીજે બધે ચણા છે મઠ છે પણ તુવેદાર તો ઉત્સવ કારણ કે તુરો તુરો સ્વાદ કે બીજા બીજી બીજી આપણી પાસે બહુ ચીજો નથી હતી તુરો ખાવાની ચીજો બહુ હતી નથી આપણે આપણા લોકોનું સમાધાન કેવું ગયા નથી ખાવ કેવું <laughs> આ બધું ઘર પણ હોય આ બધું થોડું શીખવું હોય તો ચા ઉભી કરનારી એ પછી સૂદ પડતી અસર થઈ જાય લોકો કહે છે મને સૂદ પડતી નથી નહીં કહેતા બંદર થઈ જાય મસ્તો સૂધું ખાતો મસ્તો શું થઈ જાય સૂક્ષ્મ સમજ ઉભી કરવા માટે મરચું ખાય તો સારું પ્રમાણ ની બહાર આપડે જે પ્રમાણ ખાવ તો સારું એમ કહે ને તો આટલા મોટા લસકા ઘણા લોકો બહુ ચીકું ખાય ઘણા લોકો બહુ ચીકું ખાય છે ઘણા લોકો બહુ ચીકું ખાય અને તીખું તીખું ભરી ગયું છે તીખું તો જરાક હાથમાં છે મરતું જરાક ઊંડી પડ્યું હોય ને તો ત્રણ કલાક ઊંઘ ના આવે કે જાગૃતિ ના આપનાર કેવું છે આપડે ખોટું કેમ કે અને તીખું તો અંદર ખબર ને આપનારું અને મરિયા છે ઘી છે તેલ છે બુદ્ધિ ને આપનારું તેલ છે મરિયા છે મેથી છે એ બુદ્ધિ ને આપનારું બુદ્ધિ ને હેલ્પિંગ કરનારું અને મરચું બુદ્ધિ ને નથી હેલ્પિંગ કરતું એ સૂક્ષ્મ સમજ ને હેલ્પિંગ કરે એટલે સૂર વધારે પડે પછી મરચાં બધા કાઢી નાખતા સારી નથી બધા મરચાં અડતો ના હું પડે નહીં પછી લોકોને પૂછે શું પેલા મને હું પડતી નથી કઈ ખવાનું રેગ્યુલર છે હવે કઈ બીજું પૂછો ખોરાક નું પૂછ્યું હવે કઈ અધ્યાત્મ નું વીસ છ ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન મહીમાં કપાળદેવ શું કહ્યું હતું સાધુ આચાર્ય કે અહીંયા આવવું આ ગામમાં આ મોહની શહેરમાં ના આવતું સાધુ આચાર્યનું એ મોહ પડશે ત્યાં આગળ આવી જતા રહે તમારી એ અંતરાત્મા સાથી કહેવાય ત્યારે પોતાના પરમાત્મા પરમાત્માનો એટલે શુદ્ધાત્માનો લક્ષ્ય એ ભજવાનો તે રૂપ થવાનું છે શુદ્ધાત્મા થઈ જવાનું છે શુદ્ધાત્મા પેલું પ્રતિતિમાં છે લક્ષમાં છે હવે અનુભવ પદમાં રહેવા માટે શુદ્ધાત્મા જોડે એક લક્ષ તાર કરવાનું ભજવાનું પણ જ્યાં સુધી બહાર ફાઇલો હોય ત્યાં સુધી આખો દાડો થાય નહીં ખાઈ લે નિકાલ કર્યા પછી આ એટલે અંતરાત્મા તો બે કામ અને આ કામ પૂરું થઈ ગયું ખાઈ એટલે શું ગયું પરમાત્મા અને ટૂંકમાં આવી જશે શોર્ટકટમાં તો એનો ઉકેલ આવશે અને લેન્ડિંગ ફરવા જશે તો પુસ્તક પણ પુસ્તક અને બહાર જ નથી આવે શોર્ટમાં સમજવું લાગુ અંતરાત્મા ઉતરી ગયો અને શુદ્ધાત્મા એ ફૂલ ગયો પરમાનન્ટ ફૂલ ગયો અંતરાત્મા પરમાનન્ટ એ પરમાનન્ટ છે બુદ્ધાત્મા પરમાનન્ટ નથી બહિર્મુખી આત્મા પરમાનન્ટ નથી પરભવમાં જાય તો એ સાથે જ હોય ગુજરાતમાં જશે આ પરભવમાં સાથે ના તો આ ના હોય તો બીજી આવે થયા પછી અંતરાત્મા જે જ્ઞાન પ્રાગટ્ય કરે છે એમાં બાહ્ય આવરણોને મુક્ત રાખે છે એટલે મન જે છે એ એકદમ બાહ્ય વિચારો તરફ ઢળતું નથી પણ આંતરિક વિચારો તરફ વધારે પડતું ઢળે છે વચ્ચે પાછી એ વચ્ચે પહેલા બહાર એ વચ્ચે પાછી આવવાની પાછી ફરે વચ્ચે બધી વૃત્તિઓ પાછી ફરે તેની સાથે સંસારમાં ભટકે ભટક ભટક કરે આ તો ભટવા ભટકવા ગયેલું હોય તો એ વૃત્તિ બધી પાછી આવે પોતાને ઘેર આવે બધું તો એમાં મનની લાગણીઓમાં કઈ ફેરફાર થાય ખરો ફેરફાર થાય મન મન છે મન બિલકુલ જડ છે તો જાણે જાણે આમાં શબ્દતા વધતી હોય એવો ભાસ થયા કરે છે શબ્દ આપણે કઈ કારણ બન્યું હોય કે શબ્દ બની જઈ ગયા એવી રીતે આમ બુદ્ધિ જાણે આમ શબ્દ બનતી હોય એવો ભાસ થયા કરે છે એટલે કોઈની સાથે વધારે બોલવાનું ઈચ્છા ના થાય એ વાત જે થાય છે ને પરમાનન્ટ વસ્તુ નથી બદલાય ક્ષણે ક્ષણે બદલાય પરમાનન્ટ વસ્તુ આપણે ગોતે બીજી બધું આપણે બદલાય કેવી રીતે સલાહ બદલાય કરે બીજી બધી વસ્તુ બદલાય કરે ને બહારની વસ્તુ આમ ભાત થતો હોય વાદળ મંગળ વરસાદ પડતો હોય વરસાદ થતો હોય પછી બધું વરસાદમાં ઉડી જાય એ બધો ભાગ થાય ને એ ભાષ્યમાન એનો અર્થ લાભો કશો અર્થ જ ભાષ્યમાન એટલે આપણે શું ભાષે છે કોને ભાષે છે એ તપાસ કરી આપણે પોતા એટલે બહુ એવો મનો વિચાર નથી પણ જે બુદ્ધિ નું પ્રાબલ્ય છે એ આમ સ્થિર એકદમ સ્થિર બની જતું હોય એવું આપણને લાગે બુદ્ધિ સ્થિર થઈ ને બુદ્ધિ નફો ખોજ ગયા દેખાડ શું કરો ગાડીમાં જઈએ બહાર જઈએ રસ્તા પર ચાલતા હોય ક્યાં નફો થશે એટલે નફો ખોટ પોતે ધંધો સ્વરૂપ હોય બુદ્ધિ ધંધો ધનની છે શું કહ્યું ની જન્મી હા એટલે બુદ્ધિ એ કામ તો કર્યું નથી સંસારમાં દાદા જ્ઞાન માં જોતા કઈ એમને લખી પડ્યા હતા ચકના જીતા હતા પાણી ખાતા હતા બધું કરતા આ બુદ્ધિએ કામ કર્યું ને બુદ્ધિએ ચલાવી દીધું કાર્ય ન ચલાવ્યું પણ એ મુખમાં ના જવા દે એની હેડ સંસારમાં રાખવા પડશે તો આપણું બધું હેડું છે પણ અહીંથી બહાર ના કરવા ના એ મન બુદ્ધિ ચિત્ત ના સંતાનની વસ્તુઓ તો દૈનિક નિયમમાં જે કંઈ કામકાજ કરતા હોઈએ એમાંથી બુદ્ધિ પોતાનો મનોભાવ ખેંચી લે દૈનિક જીવનમાં જે કંઈ કામકાજ કરતા હોઈએ દરરોજ એમાંથી બુદ્ધિ પોતાનો મનોભાવ ખેંચી લે છે અને જે કોઈ વાત કરે બાહ્ય જગતની અંદર કોઈ બીજા વિચારો સાથે અથડાવાનું આવે તો એમાં પણ મન લાગે નહીં બરાબર એનું શું કારણ એવું છે ને એ પિત્ત બહુ સારું કહેવાય બધા ઘણા માણસ આવે થોડું વધતા ઓછા પ્રમાણમાં રહે કોઈને વધુ પ્રમાણમાં અને દાદા ભગવાન એ પોતાનો સિદ્ધાર્થ વાત છે એટલે ચિત્ત સિદ્ધાર્થમાં રાખો કે દાદા ભગવાન રાખો પછી ઘણી વાર એવું પણ બને દાદા મારે જવું જય સચિદાન સારી રીતે અસુચિત કરે અસુચિત એ મિત્ર ચેતન છે મિત્ર ચેતન જે શુદ્ધ ચિત્ત થાય છે એટલે શુદ્ધ ચેતન શું કહે શુદ્ધ ચેતન શુદ્ધ ચિત્ત થાય છે શુદ્ધ ચેતન શુદ્ધ ચિત્ત થાય છે શુદ્ધ ચિત્ત દ્રષ્ટા બીજું કામ કરવાનું છે શુદ્ધાત્મા બે કામ ના કરી શકે એટલે અંતરાત્મા ફાઇલો નિકાલ કરવાનો કશું પોતાના કરવાનું અને આ પાંચ વાક્યો બીજું કશું જાણવા જેવું કશું કહેવા બીજું બહુ જાણ્યું ટિકિટ લેવા જાય ને પછી એમને ખુદા વખત ક્યાં છે ખુદા ખુદા વખત <laughs> અમારી ઓફિસમાં એવું બને ને જીત જાય છે આપણને કેવી દેખાય અને પછી આમ થોડી થોડી ભૂખ્યા સગડે એમાં જે ઘૂટે છે ને તે આપણને દેખાય છે તે મને વિચાર વિચાર જાય છે આપણને તે આપણે મને વિચાર અને નથી ગમતા વિચાર આવતા આપણે કંટાળીએ છીએ આવું કેમ આવે બસ આટલું જ છે પૂછે છે કે પ્રજ્ઞા શક્તિ બહાર જાય પ્રજ્ઞા શક્તિ બહાર જાય ચિત્તની જેમ પછી શુદ્ધ થાય એટલે પછી ભટકે નહીં જ્યાં સુધી અશુદ્ધ થયેલું ત્યાં સુધી ભટક ભટક ભટક એટલે મહેફિલ માં હું જયા <laughs> મહેફિલ કોઈ જગ્યાએ થતી હોય ને રાંધી બાંધી ઉડતી હોય ત્યાં આગળ રાંધી હું જોયા હું તે બોલતો કેવું શક્તિ બહુ ગાયબ તેથી લોકો કંટાળી જાય છે આ મને એટલું બધું હેરાન નહીં કરતું લોકો શક્તિ મને એટલું બધું હેરાન નહીં કરતું મન તો બે કામ કરે સારા વિચાર ફૂટે ખરા વિચાર ફૂટે ચોથી ઓછી ફૂટે એમ થાય છે બીજું શું છે એક વ્યય વસ્તુ ઘણા બધા જ્ઞાતા છે છોકરા જાણતીને લઈ રહે પોતાને એમ થાય મને વિચાર અને ગમતી હોય તે જ ગોઠો હોય એટલે પેલા ઘણી ખરી ગોઠો ગમતી હોય એવી જ પડેલી હોય એટલે ઘણી ખરી વિચારો મળતા હોય કે ભાઈ એકા કાઢી ના આવે તો જાય સવાર બધા નાગમતા વિચાર આવેલા કેમ તારે નહીં આવતા ને નાગમતા વિચાર નાની મનો છે ચંદ્રશેખર કઈ ફેરફાર બધા થતા દેખાય એ બધું કરવાનું હતું પણ હવે તો કશું કરે જે હો તે ભલે હો શું કહ્યું જે હો તે ભલે હો આમ હો તો ભલે હો આમ હો તો ભલે હો ચિંતા ની સાથે જે મુકાબલો મન કર્યા કરતું હતું એમાંથી તદ્દન અલિપ્ત થઈ ગયું પેલા જે ચિંતા મન કર્યા કરતું હતું એના થઈ ગયા ચિંતા હજારો પદ લખ્યા તેમાં એક એક માં થશે પચાસ પચાસ વાક્યો હોય પચાસ હજાર વાક્ય એમાં એમાં એક એક એક એક વાક્ય પર શબ્દ આઠ આઠ હોય <laughs> પાંચ લાખ શબ્દ તમે સીધ ગયા બધા એડજસ્ટ થયા દાદા ફંડામેન્ટલ વસ્તુ એક જ હોય ને ફંડામેન્ટલ વસ્તુ દ્રષ્ટિ આપી છે ને દ્રષ્ટિ એમને જે લીધી એ દ્રષ્ટિ તમને આવી પછી એમને જે દેખાય એ તમને દેખાય બુદ્ધિ થી સમજવા જાય પાર નહીં આવે બાર લોકોને દ્રષ્ટિ ના આપીએ આ સમજાય રાત કે છે ઊંચી છે પણ આપણે સમજણ પડતી નથી એવું કે પાસે સમજણ પડતી નથી કે પાછો ઊંચી છે એવું જાણે બુદ્ધિ અમુક બધી દેખાડે બુદ્ધિ અમુક બધી કે ત્યાંથી બધા સંદેશો તો મળી રહે બધાને મળી રહે દરેકને કારણ દ્રષ્ટિ એક જ દ્રષ્ટિ સારા મળી છે બધે બધું જ એક્ઝેક્ટ આ પત્તો તે ફરી કાઢ્યું નતું આપણે કહી રાખી ફરી કાઢી સંપૂર્ણ એ કહું સહજ આગળથી નહીં જેટલી જેટલી જાગૃતિ વધી જઈ રહ્યું છે પ્રજ્ઞા શક્તિ છે પ્રજ્ઞા શક્તિ માટે બધું કામનું બુદ્ધિવાર બધાનું કામનું કરવું પણ આપણે તો પ્રજ્ઞા શક્તિ વાળો નિર્મળ જોઈએ બુદ્ધિ નિર્મળતા નથી નાખતી આપણા જ્ઞાનમાં બુદ્ધિ હંમેશા ઇમોશન કરે શું કરે ઇમોશન હા આ મોશનમાં આપણે ચાલતા હોય ને તેને ઇમોશનલ કરે શું કરે ઇમોશનલ આપણે મોશનમાં ચાલતા હોય પણ પછી બુદ્ધિ ફૂટી ઇમોશનલ કરી નાખે ગાડી ઇમોશનલ થાય તો શું થાય ગાડી મશીન બતાવતી ઇમોશનલ થાય શું થાય ના ના આપડે ટ્રેન છે મોશન મસાલા છે ઇમોશનલ થાય શું થાય એક્સિડન્ટ થાય એવું આ એ ગાડીમાં બેઠેલા પેસેન્જર છે એવું આ દેહ ની અંદર પેસેન્જરો છે બધા જીવો છે નાના તે ઇમોશનલ થાય એટલે લાખો મરી જાય ખરાબ અને તેની દોષ બે હશે પછી કે નથી કોઈ સાહેબ જીવડું મારી દેશે એમાં તારે મારવાની જરૂર નથી તું અંદર મારું જ અંદર માર્યા જ કરે છે પછી કે સાહેબ હું તો જૈન છું બ્રાહ્મણ છું જીવડું કરે માર્યું નહીં એટલે એમાં પણ જીવડું મારવાની જરૂર નથી તું અંદર મારી રહ્યો છે દાદા ઉથલ પાથર થઈ જાય એ વખતે હે હા ઉથલ પાથર થઈ જાય ઉથલ પાથર હા બધા પેશન્ટ જીવતો ના રહે પેશન્ટ તો એ વખતે માનસિક સ્થિતિ સ્થિર છે કે અસ્થિર સ્થિતિ થઈ જાય એ તો માનસિક માનસિક સ્થિર ના રહે પેલા ના રહે જે ઇમોશનલ થયું ને બધું બધું ભાનખોર થઈ જાય સેબોટેજ થઈ જાય કમ્પ્લીટ હોટલમાંથી ઇમોશનમાં આવ્યું કે બધું ભાણખોર ભાણખોર ભાણખોર જ્ઞાન લીધા ઇમોશનમાંથી ઇમોશનમાં આવ્યો એની શરૂઆત કેવી રીતે દેખાય આપણને રઘવાટમાં તો થાય દરેક માણસ ટાઈમમાં પહોંચવાનો પ્રયત્ન કરે પછી કામમાં હોય ગાડીમાં હોય કે ગમે તે સ્તરે હોય કાગડા થઈ જાય બાવરો બાવરો બાવરો દાદા વિકાર શક્તિ ની અંદર આ પેદા થાય છે નહીં આવી શક્તિ વિકારો ની અંદર વિકારો જે વિકારો છે દેહના એની અંદર આવી શક્તિ પેદા થાય છે નહીં આવી ઇમોશનલ ની શક્તિ વિકારોમાં પેદા થાય એમ પૂછવા દેહના વિકારો દેહના વિકારો તો ઇમોશનલ શક્તિ